પણ એને કહું કે થોડા ઘણા આવતો રહેજે ને હું થોડા બહાર પડશે ને સમજી જશે થોડો પડવા દેવો પડે આ જીવની વાત હોય નહીં બધા શબ્દો નું અલંકાર હોય કેવું શબ્દ ના અલંકાર આ એક્ઝેક્ટ વાત સિયલ સિયલ પાસે હોય ને રિલેટિવ હોય રિયલ અને રિલેટિવ નો ભેદ પારખવો કેવી રીતે વિનાશી નહીં એ બધું રિલેટિવ અને વિનાશી સનાતન એ બધું રિયલ જે સુખ આયા પછી જાય નહીં એ રિયલ સુખ અને સુખ જતું રહે એ રિલેટિવ તો જે જે જીવન આવ્યા પછી જીવ ભરાય નહીં એ રિયલ જે જીવન આવ્યા પછી મરી જવાનું થાય એ રિલેટિવ ના ઘડી રિલેટિવ જીવન જીવતા હોઈએ ત્યારે એવું લાગે કે આ રિયલ જ છે એટલે એનું નામ જ ભ્રાંતિ ને એનું નામ ભ્રાંતિ જ્યાં જે નથી ત્યાં આરોપ કરવામાં આવે છે એ નંભ્રાંતિ જે ભ્રાંતિ જાય એટલે સત્ય સ્વરૂપ પ્રગટ થાય એટલે જો તમે મરવાના છો તો રિલેટિવમાં છો તમને પોતાની ખાતરી થઈ ગયો મર જ છું અને દેહ મરવાનો છે એ જો ખાતરી થઈ ગયો હોય તો તમે રિયલમાં છો તમે આ સંસારી સુખ ને ખોરવા માટે લગ્ન કરો છો તો તમે કોઈક ને માર્ગ કોઈ લગ્ન ની જરૂર નથી મારે તો સનાતન સુખ જ છે એ છે આ તો સાચું સુખ આવતું નથી એટલે સ્વી પણ કામ કરું તો સારું સુખ આવે છે અરે કેરીઓ રત્નાપુરી રત્નાગીરી રત્નાગીરી કેરી ખરી લગતા એટલે હમણાં આપ આ છોકરો છે ભાઈ એમાં કશામાં સુખ ના આવ્યો કેરીન પણ સુખ હોય પેલો કે બાર રૂપિયા કિલો કોઈ બાર રૂપિયા પણ મને કેરી આવી કિલો સુખ ના લઈ ગયા પછી હા પેલા ખાધી નીકળી ફરી હવે હા કયા સુખ હોય છે આ સુખ હોય છે શું કરશે તે પછી ન આ સુખ નહીં ન આ સુખ નહીં ન આ સુખ નહીં અને સનાતન સુખ આવતા કઈ ઈતિ એટલે સુખ ખોળે છે બધા અનુભવ થઈ ગયો છે પછી એમ ન ઈતિ ન ઈતિ કરી રહ્યા છે ખોટું નહીં કરી રહ્યા પણ ફરી માર્ગ મળે છે ને તો ચૂકી જાય છે શું થાય છે માર્ગ મળે તો ચૂકી જઈને પણ કુંડા પર ફરતો જાય જયારે માર્ગ મળે ત્યારે ઓક્સિજન પોતા માર્ગ મળે નહીં અને મળે તો ઓક્સિજન આપણે માર્ગ બતાવી દઈએ પણ પેલી અનાદિ ની પેલી લહેર કરવાની જેવું છે ને કશું આ આશીર્વાદ પડી ગયો એનો બાબો કરે અભણ મીઠાઈઓ ખાધા પછી આ સુરત ની ગાડીઓ ખાધા પછી જો ફરી રાડો ખાવા પડતો ફરી અવતાર ફરી રાડો ખાવાનો અવતાર આવતો હોય તો અવતાર શું કામ એ બાંધેલી શું કામ બીજા ઉપર કામ ના લાગે રાડા ખાવા પડે આ રાડા ખાય છે એના એક છે બીજા કોઈ નથી એના એક સુધી રાડા ખાય છે જે ખાતા પડી વાર્યો તેના એ તમને હાવ એ ઓળખાય નહીં અમે ઓળખીએ ત્યાં રાડા હા આ વાર્યો ખાતા ખાતા રાડા ખાઈ રહ્યા પણ રાડા ખાય નહીં બાપ પોતે એવા ખાય બોલી બીજું કશું વાંધો નહીં આ ના વાળો વિષય ને ગમતો નથી એ તો સીઝન માં સીઝન એને ઉશ્કેરેટ કરે છે બાકી જાનવર ગમે નહીં વિષય વિકાર કારણ કે પાછળ પાછ કુંડલી પાછળ એક મનુષ્ય પસંદ કરે છે हिंदुस्तान જ મનુષ્ય બહાર ના મનુષ્ય કુંડળી પાસે હોતા ખુલ્લી પાપ હોતા શું કહ્યું ખુલ્લી પાપ એક માણસ તો બે પડ્યું ને પાણી ઋષિ મુનિઓ જીવન જીવો શું કહ્યું ઋષિ મુનિઓ નું જીવન જીવો ઋષિ મુનિઓ સજ કરતા હતા ઋષિ પત્ની પૂછે કે કે લગ્ન કરીએ છીએ પણ બે બે ફળ આપવા પડશે કે એક બાબો લેખ દેજો કબૂલ કરી ખબર ને બે ફળ પૂરતું સંસાર સેવન કરતા પછી સેવન પણ ગમતું જ એટલે કઈ સારામાં એકે ઇન્દ્રિય એકે ઇન્દ્રિય એવી નથી જે એ ગમે રાગ ને ના ગમે ના ના ગમે જીભને ના ગમે એકવી ઇન્દ્રિય એવી નથી જેને એ વિષય ગમતો હોય આ બુદ્ધિશાળી લોકો નથી પછી એક માણસ તો બહુ ખેંચા ખેંચ કરવા મળ્યો તમે મને કે આના બધા બહુ પુરાવા આપીશ કે સારી વસ્તુ છે પછી મેં એને કહ્યું બધા હું છેલ્લો પુરાવા આપી દઉં તારે પકડી લે વિષય કરવાનો મને વધુ નથી તું કરજે પણ પાછો ફોટો પણ એ લેજે કઈ તું વિષય કરતો હોય તે સ્થિતિ નો તારો ફોટો જોઈ પછી પછી ફોટો જોજે જરા વિચાર કેવો ફોટો પડે કેવો કેવો કેવો પડે ફોટો પાડી દો તમે પોતાનો ફોટો પોતાનો ના દેખાય ત્યાં સુધી આ મુશ્કેલી છે ને પોતે શું કર્યું છે એનો ફોટો પોતાને ન દેખાય જ્યાં સુધી આ મુશ્કેલી છે ને તારો ફોટો તો જોઈ લે કેવો દેખાય છે અને અને કૂતરા જોઈ તું કંટાળી જવું છે એના કરતા ફોટું છે આપણને જોઈ તો કંટાળા હા વાંધો નથી ભાઈ જે પુરુષ છે જ્યાં સુધી તને આ રુચિ હોય મા બાપ થવાની એવી રુચિઓ હોય તો તો તું પણ એનો હતો નથી જો પણ એની થોડી સ્પર્શ કરે જતી તો પછી બે મિત્રાચારી જેવું કેવું સર જીવન જીવે આ તો રાત ભાઈ પછી લોકો પણ સ્ત્રી ચડી બેઠી છે તમે શું કરે પાઈ પર ના કરી દે તો ગોળી ને ગપવા ના દે ને તો પાડી નાખે આપડી ગોળી વ્યવહાર હોય ને બહુ મોઘા કિંમતી હોય જાતવાન હોય તો જો એને જંપવા ના દે ને તો પાડી નાખે પછી થઈ શું તેના સિયો જરા તો ધણી સુધાર શીખો ધણી પણ થોડું વાલી વસ્તુ નથી અને પાછા સ્ત્રીને શું કહે હું તારો ધણી છું આ બધા ધણી આયા રોજ બાઇક ચાલતા હોય ને અમારા ધણી થઈ ગયા હોય ધણી તો કોનું નામ કહેવાય પોતાની સ્ત્રી આમ જોતાની હાથે નમ્રતા જાય નહીં શું કહું કોઈ પણ જાય નહીં ધણી કહેવાય કેમ હોય ત્યાં ધણી કેમ જેમ કૂતરી કૂતરા ઘરે કરે ને એમ ઘરે કરતી હોય હિન્દુસ્તાનના મનુષ્યો આર્ય પ્રજા જો આપણી દત્તાપો જુઓ તમારે એવું નથી કે આપણે વધારીએ છીએ આપણી વાતને આપણે શું કહેવા માંગીએ છીએ કે આપણે હતા એવા થવા ભાવના કરવા આપણે હતા ભૂ હતા કોણ હતા આપણે આર્ય પ્રજા આજ આપણી દશા જોતા ફરીના શું કે છે કે તમે આર્ય કહો છો પણ અમારા મને આવતું ભાઈ હતા તો અંગાડીમાં દશામાં છે દશા છે પણ એ આર્ય થશે અને તમે અન્નારી થયા પછી આર્ય નહીં થાવ તમે અન્નારી છો જ કારણ કે અમારી સ્ત્રી તો એમ રોજ શરીર માગતો છે ને તો એસી વધી થઈ પછી ચાલણી કરશે અને કાકા ના ભાવ છું એસી વચ્ચે સારું છે આપણે કાકીને કહીએ કાકી કેમ કાકા તમને તેના ચક્કો ભાઈ પાડી નાખ્યા હતા ને ભાઈ એ તો પાડી રાખે પણ આવા ધણી ફરી નહીં મળે શું કે હિન્દુસ્તાન ની આગેદારી શું બોલે આવા ધણી ફરી નહીં મળે કે અને એ લોકો એક્ટિવ કાઢ્યો છે